સરસ લાગી એમ પ્યાલો લઈને આવે એવું જ એવું જ પચીસ લોકો કરવા ચાલતા હોય એક ને એક એક ને એક કાગળ અમે પચીસ વખત વાંચતા હતા કે આ બે ત્રણ વેળ તો હું વાંચીશ ના થાય

<laughs> પછી સેવા કેટલી વાર મળે પચાસ હજાર રૂપિયા આપે તો આવી સેવા ના બીડી થોડા પછી થાય કામ ના થાય તમને ના છોડાયેલો કામ જ ના કરતો છોડી શું કામ તમારા દાદા એ મોક્ષ નું કઈ દીધેલું છે પછી દેરાસર પૂરું થયા પછી આપડે જોડીને તો રહેવાનું બંગલા બાંધીને એવા બંગલા બાંધવાના છે અમેરિકન કોલોની બંધાઈ ગઈ બંધાઈ જશે હવે ગાડી ચાલે છે હવે તો ફાસ્ટ સ્પીડ પકડી લીધું છે હજી ચાલો તમે વિધિ કરી દો પહેલા જ્ઞાન લેશે સમજણ જરા ઝીણી સમજવાની શક્તિ જરા ઝીણી પછી દાદા હું ગયેલો ત્યાં કાર માં બેઠા હોય કારમાં તો સામાયિક માં બે તો અહીંયા અવાય એક કલાકમાં સામાયિકમાં દે અને એક કલાકમાં આવી શકે ચારમાં બેસીને તો ભગવાનની આજ્ઞા વાંધો નહીં આવતો નાની ગાડીમાં બેસે છે દાદા હવે ચાર પૈસો નથી આવેલા ને હા અહીંયા પેલા બેઠા તમારી સાથે તમારી સાથે જઈએ તમે જ્યાં જે ગતિમાં જાઓ ત્યાં સારા ચાલે છે ના ચાલે ત્યારે જઈ લેવાય એ તો નિમિત્ત પ્રમાણે ચાલવાનું છે ગાડી તમે ચલાવતા નથી પોતાની મેળે જે ચાલે છે એમાં આપડે ચાલુ જ પડશે અક્રમ વિજ્ઞાન વાંચી છે ભાડા નો ખોખો છે એ તો ચાલે જશે દાઢી કરી દાઢી ઉગાડી દીધું કે કરી દાઢી કોણ કરી શકે જે ઉગાડતો હોય તે કરી શકે દાઢી ઉગાડતો કરી મેં દસ બાર દિવસ પેલા વાત થયેલી મારી સાથે આ મહારાજ ની મેં કીધું કે ઉદય કર્મ નો ગર્વ મટે ત્યારે મેં કીધું આ બધો છેડો આવે તો આજે મને પાછા જતા મને વાત કરી કે આજે મને વાત સમજાય દાદા કેતા હતા કે ઉદય થી આ ઉદય ઉદય ત્યાગ કરાવે છે ને આ ત્યાગ ઉદય થી છે આજે મને કીધું કે ઉદય કર્મ નો ગર્વ નહીં આજે મને કે વાત બરાબર પકડાઈ હા એ ઉદય નું કર્મ ગર્વ સમજ્યા હા આજે વાત કરી હમણાં પછી જતા જતા કીધું ને ગર્વ છૂટે થઈ રહ્યો બસ થઈ ગયો બોલ્યા પછી કે હા એ બરાબર છે જતા જતા બોલતા હતા પેલા બીજા તો ભણેલા હતા પછી ભાષા તો કોઈ જાણતા નથી સંસ્કૃત તો આવડતો નથી ડડો કબીરા દીસ ચડી ભાષા ને શું વર્ગે ભૂલ રણમાં જે જીતે તે શું શું કે ભાષા ને શું વર્ગે પૂર પેલો કબીર કે છે જે રણમાં જે જીતે તે શું કે છે રૂપિયાના રણમાં જીતે તો એ શું કહેવાય બીજા રણમાં જીતે દરેક રણમાં જે જીત્યો એ શું રૂપિયા રૂપિયામાં એમાં જીતે કે ના જીતે હા જીતે દાદા ખેતીભાઈ પૂછતા બનો ના કોઈ દી સદા કંપાવજો સિંહના સંતાન શું કરી શકે મરણાંત સંકટ માં ટકે ધરનાર છે ભારત કહો દાદાના તારે લાવજો કાયર બનો ના કોઈ દી ભડકે જાય કે હા અમને તો આવ્યું મને મને અહીં કઈ આવ્યું કે એ ભડકે કષ્ટ ભડકે શું કહ્યું કષ્ટ ભડકે ખોજા બે રહી જાય એવું જ પડે ને કાયદો છે કાયદો છે બે રહ્યું પણ મોડું ના દેખાય શું કહ્યું કસ્તો સદા કંપાવજો કંપતા નથી બોલતા તો રાજા નો તો રાજમેલ હતો અરે ત્યાં તો તેમની હોટલ માં ઉતરેલા હે બલંગીર રાજા નો રાજમેલ હતો બલંગીર અરે જે હોય છે રાજા નો મેલ હતો અને એક બે જગ્યાએ છે તે કઈ ઓળખડવાર તો ઉતરેલા તો ઓળખડવાર નતો તો રાજા રાજમહેલ હતો તો હોટલ કરી લીધો ગયા રાજા જ કરેલી બીજું શું કરે રાજપાની પર રાજ કરે કપડા કાપી પોતાય ત્યારે પર સારી એટલું ખરું રાજા રાજમહેલ હતો લાકડા લઈને આવ્યા ભાવ તાલ પછી એટલે ભાવ કાઢી લાવજો તમે પંદર વર્ષ વધારે થયું એટલા માટે અમારી સેવા છે આપની પંદર વર્ષ એટલે પછી બહુ દાયા થયા હતા એક દર કે શિયાળો ઉપકાર બધો બહુ બહુ વધી ગયો પછી તમે આવું કેવું બોલતા તમે જે મારો એ આપીશ અને તે ડબલ કર્યું પછી એને શું માગ્યું જાણો તમે હુકો તમારે હુકો સિગરેટ બધું આપી હતી તરીકે મેં કહ્યું હે કિરાણ અરે કિકાણી જુનાગઢ નાગર એ કિકાણી આખા જગત ઉપર ઉપકાર કર્યો ત્યાં ઉકો લઈ લઈને દાદાનો ઉકો સિગરેટ લઈ લઈ ને કારણ કે એને લીધે લોકો લાભ જ્ઞાની નો લાભ નતા ઉઠાવતા આ દેખાય નઈ તેજ લાલ થતા ભડકે અહીં ગાડી અથડાશી ગઈ આ મગનભાઈ એનાથી ભડકતા હતા એમ હા એટલે પછી અમે શું કર્યું એમને આ ઉકો બીડી સિગરેટ માગી એટલે અમે કહ્યું આ તમને આપ્યું પછી નીરુબેન તો બે ચાર પાંચ પાંચ છ કલાક પછી મને કે દાદા પેલો ઉકો યાદ આવે છે ના તો ક્ષત્રિય બચ્ચો પ્રોમિસ કર્યું એટલે પછી આપ્યું એટલે પછી અમારે ભગવાન ના હોય અમને યાદ જ ના આવે સ્વામી આપ્યું આ મુખ્ય લક્ષણ તેથી તેથી ક્ષત્રિય તીર્થંકર થાય શું કહે પછી યાદ આવ્યો નથી મૂકો છપ્પન વર્ષ નું ઓળખાણ પંચાવન વર્ષ નું પ્રેમથી આ મગનભાઈ છે ને મગનભાઈ એમને આ હુકા માટે બહુ એમાં માઇન્ડ માં એમ ચીડ રહ્યા કરે કે દાદા જ્ઞાની છે એને હુક્કો સુકરો આપીએ છે એટલે એને વિરોધાભાસ થયા કરે પછી અમે જયારે દાદા ના પરિચયમાં આવ્યા ત્યારે બહુ આનંદ માં આવતા હતા એટલે જઈએ તેને વાતો કરીએ દાદાની તો આ અથડાઈ પડે પછી લખીને આપેલું તમને ખબર છે ને મેં બહુ વિરાધના કરેલી ને આ ને તે એક મહિનો કે હું બોલીશ ને કાગળ લખીને આપેલો દાદા ને કે આ લોકોનો જગત પર ઉપકાર કરે કે કઈ ડાક્ટર ખરું કામ કઈ નહીં તો અમારે જતો રથ ખરો પણ મેરો મોડો જતો રહે દાદા પૂર્વ માન્યતાઓના લીધે આવું લાગે કેમ ભૂકો મેં જ્ઞાન લીધું પેલા આ સાહેબ ને એવું જ હતું આ લાલ લાવતો કેવી રીતે બાકી જ્ઞાની ને કશું અડે જ નહીં એમ જ્ઞાની શું કહ્યું પણ અમુક લક્ષણ તો ના જ હોવા જોઈએ અમુક ના હોવો જોઈએ ક્યારેય પણ પછી તે સિગરેટ બીડી ઉપર ના હોવા જોઈએ વ્યસનથી રહી હોવા જોઈએ અને અમે તો વરની અજાદી કેવી અજોડ જ્ઞાની કહેવાય શું કહેવાય અજોડ જ્ઞાન જૂઠો ના જ રહે તમારે કશું લક્ષણ જ ના હોય અમારે ચા નહીં કશું અમને બંધન જ ના હોય ચા પીએ નહીં તો દાદા જ્ઞાન થયા પછી સત્તર વર્ષ હુકો ચાલ્યો નહીં હા હા પાંચ છ વર્ષથી જ ગયો એકવીસ વર્ષ સુધી જ્ઞાન થયા પછી ચાલે અને તે હુકો કેટલાક અહીંયા આગળ પેલા મોટા શેર બજારમાં છે એ મોટા દલાલ છે યશવંતભાઈ એમ કે દાદાજી સત્સંગ સાંભળવા આવ્યો છે પણ ત્યારે હુકો પીવો ત્યાર પછી ટકે જો વાત નીકળે પછી સામે બહુ હા પ્રભાકર બેન ને મળું છે આપડે વિધિ કરીએ તમે તમે બેન આવો તમારી જગ્યા આ લોકો નહીં ને તમે તમારા ધન સંસારી એમ છે કોઈ જાત નહીં સંસારીઓ સારા છે એમને કેમ નથી વિચાર નહીં એવું કઈ છું શું કરું અને અમે હું કઈ છું નુકસાન છે બધા છે શું લખો આપડે શું કમાયા બીજું બધું સગોજ છે ઇન્કમ ટેક્સ નથી તેલ ટેક્સ નથી ઉપાધિ ઓછી ઉપાધિ છોકરા નથી એ માગે તાર ઉપાધિ આ ઉપાધિ ઓછી થાય ગઈકાલે આપે ગયો હતો માગો તે આપો માગો એ આપો સમ્યક દર્શન સમ્યક દર્શન તમારી નિર્વિકલ સમાધિ કેવલ જ્ઞાન મોક્ષ વગેરે જે માગો જે માગવા દુનિયા જે પદ માગો તે પદ સીધે પદ માગો તો અમારે તો એટલું જોઈએ છે હમણાં ખાસ આત્મા નો જેને સાક્ષાત્કાર કહેવાય છે પ્રત્યક્ષ અનુભવ એ અનુભવ દરમિયાન દેહ નું ભાન જીવ ને ન રહે જાય પણ એની માટે જેમ આનંદ ગાંધી મહારાજા વગેરે કહ્યું છે યોગ જીને પાયા જીને છીપાયા ન કહે કહું પીને કે કાન ને પાયા એને છુપાયેલું જ નથી વાત કરી ખોટી નથી જે પાયો તેને જ કર્યું જેને પાયા તે છુપાવે ને એનો અર્થ શું છે કે પાયો જ નથી એ વસ્તુ એનું કેવાનું ભાવ એમ છે શબ્દોમાં વર્ણવી શકાય નથી એમ અનુભવ ની વાત એ બધી એ બધા નીચલા ચેતનાની વાતો બધી વાતો આ તો નહીં હાય છે વાત હાય છે ખુલ્લું જ કરે જે પાવે બધું શું કહ્યું એટલા જ જોયું ને મારે સિક્રેસી નહીં રાત્રે બાર વાગ્યા એક વાગે સાધુ સિક્રેસી હોય મારે સિક્રેસી નહીં એટલે આ વસ્તુ તમે માગો છો આપવાની નિર્વિકલ્પ સમાધિ બંધ છે મહાવીરે સાડા બાર વર્ષ સુધી સાધના કરી આ વાણી નીકળે ને સાડા બાર વર્ષ સુધી ભગવાન આવી રીતે સાધના કરી નથી કર્યું આ બધું આ બધું બહુ અંધકારના લોકો સાડા બાર વર્ષ હજુ ઊંઘ્યા નથી બેઠા જ નથી અપ્રમતપણે હા પછી એ ફોરી ના થાય ને ત્યારે ગુરુ મહારાજ ને આખો આવે અમે અમારા મારી સાડા બાર તેને ઇન્સોમ્નિયા જાગ્યો તો જાગ્રત હતા રોગ થયો કે એવું કે એમ કેવું છે સંપૂર્ણ જાગ્રત એટલે આમ સુતા ખરા સંપૂર્ણ હા બધું વાઘ એની હરી ક્રિયા ચાલુ અમે તો ચોવીસે કલાક જાય કે તો અમારું આપણે બે ચાર ટકા ઓછું ઓછું અમારું કેવલ જ્ઞાન ની આમ વ્યાખ્યા હતી કેવલ જ્ઞાન કોને આત્માનું જ ભાન રહે સંપૂર્ણ જાગૃતિ એ સંપૂર્ણ જાગૃતિ અને એક અંશ હોય બીજી બાજુ કહેવાય તો કેવળ જ્ઞાન માં લોકાલોક બધું દેખાય એ લોકાલોક દેખાય તો આ વચ્ચે ના દેખાય કેવું દેખાતું છે મને કહે છે દિવ્ય ચક્ષુ સાહેબ તમે આપો છો કેવો હશે સાધુ મારે સાહેબ ગાડા ઉપર લીધે આવજો ગાડા ઉપર લીધે આવી કેવલ જ્ઞાન જેને થઈ ગયા છે જે થઈ ગયું ભવિષ્યમાં જે થવાના છે એવું ના હોય ભૂત ભવિષ્ય ને વર્તમાન ભગવાન એવું કહેવાય આ વસ્તુ છે આ વસ્તુ છે આ પર્યાય થયું તે પછી આ પર્યાય થયું તે પછી આ પર્યાય બધું પણ અરે આ પ્રભાવ પર્યાય એક એક જીવના ભૂતકાળના કેટલાય ભાવો અનંત ભાવો ભવિષ્યના જે ભાવો થવાના હોય એ બધા જાણી શકે કે ભાઈ નાની સમકીતિ આગળ પાછળ ના જાણી શકે બીજા કોઈ સમકીતિ બીજો જીવ હોય એના આગળ પાછળ ના પર્યાયો જાણી શકે એમ વિખ્યાત ગણના આપે અજવાળું અંધારાને જોઈ અંધારું કહેવાય જોઈ શકે નહીં કેવળ જ્ઞાન અજવાળું કહે છે અંધારું હોય એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ પણ એ ભૂતકાળમાં ક્યાં ક્યાં જન્મ્યો મળ્યો જીવરાત થાય ને અંધારામાં પછી કોણ કરો અમારા મહાત્માઓનું પચાસ ધર્મ શું છે આખો દિવસ અતિક્રમણ દાદા ભગવાન ની પાસે સંપૂર્ણ આલોચના પચાસ જણી સ્ત્રી હોય તો ચૌદ જણી હતી ત્યારથી અત્યાર સુધી નથી શું કરીએ સ્ત્રી આવું ભારે લખી નાખો આમ ચાલતું આપ જેને વ્યવસ્થિત કહો છો વ્યવસ્થિત અને ભવિતવ્યતા એક જ કે ભિન્ન વ્યવસ્થિત અને ભવિતવ્યતા ભાવિ ભાવ કે નિયતિ વગેરે શબ્દો વપરાય છે જેને માટે કઈ કરવા ને કઈ કરી નવો વિજ્ઞાન શબ્દ છે કે જેથી કરીને આજ પચાસ હજાર માણસો કહ્યું છે કે અગ્રસર તમે નહીં થાય તમારે ભવિષ્ય મારા બહુ અગ્રસર શાસ્ત્રોમાં જે ભાવિ ભાવ કે ભવિતવ્યતા નિયતિ શબ્દો વપરાય છે એની પર વ્યાખ્યા તો આવી જ છે કે જે થવાનું હોય કે જ્ઞાની હોય લીધું હોય તેમ થયા કરે છે આપણે એમાં આપણું કઈ પુરુષાર્થ સાપેક્ષ ના પાંચ લાખ ના કર્મ પુરુષાર્થ ભવિતવ્યતા કાળ અને સ્વભાવ આ પાંચ કારણ ભેગા થાય ત્યારે કોઈ પણ કાર્ય બને એટલે ભવિતવ્યતા નહીં ભવિતવ્યતા આપણે ફેક્ટર કરો જે ભવિતવ્યતા શબ્દ શાસ્ત્ર માં આવે છે ભવિતવ્યતા કેની હતી વ્યાખ્યા વ્યવસ્થિત એની પણ વ્યાખ્યા બને મળતી લાગે વર્તમાન માં રે ભૂતકાળ ભાન બહિષ્કાર મહાત્મા અને વર્તમાન વર્તમાન માં નવ ચિંતા નવ વરી એક કર્મ થાય નહીં એક અવતાર બે અવતાર બંધાય અને તે મારી આજ્ઞા પાડે છે એમના તમને બંધેલા સાહેબ કે મળતો મળતો ઉકેલ કરે સાહેબ મારવા થઈ જાય ના મુસ્લિમો પણ ચોપાટ માટે લાગે એ હોય તમને માવીને દુરાગ્રહી હતા નિરાગ્રહી હતા સદાગ્રહ કર્યા અમુક હોય બધા તહેવાર હોય બધા એવા ન હોય કારણ કે આવી શરદી ન હોય સંકેત ના થાય તો જુદું છે પાણી શકાય હા આમ બીજી તો કામ નથી પણ સંકેત ના થાય તો ઘંટી ના આવે ને તમે બહુ સારા થયું મને આપી ગયું તમે વિચાર બધું તો પણ તેથી કરીને તમને હું સમજી થયો કે તે પણ કહી શકું કે ના શું કહેવાય વ્યાખ્યા સંગીત માટે જુદી જુદી અનેક અપેક્ષા અનેક રીતે વ્યાખ્યાઓ થાય છે કોને તમામ આપો જમણા કાલ ને તમામ આપો હમણાં તો એક આ બધું મારું નથી આવ્યું આવ્યું મહાવીરે અક્રમ વિજ્ઞાન કે આક્રમિક માર્ગ બતાવ્યો કે બંને બતાવ્યા શું કરે યોગ કરી જેમ દોરવે બધા રાજા કથા પ્રજા જેમ આગે નેતા હોય દોરે દોરાય જેવો માલ હોય એવું જેવો માલ એવો લોક તો બંને પ્રકારના હોય આજે પણ કમી છે છતાં આજે આશ્રમ ચલાવો તો એને માટે મળી રહે આશ્રમ કમી બંધ થઈ જાય ત્યારે સારું છે આજે પણ ક્રમિક પણ ચાલુ છે અને આ જેમ અક્રમ નો ચાલુ છે ગાડી પણ ઊભી પડી છે તે હજી પણ થઈ ગઈ છે આ ગાડી પણ દિગંબરી ની ઉભી થઈ ગઈ દ્રશ્ય થઈ ગયું ગાડી કઈ રીતે એને ફ્રેક્ચર થઈ ગઈ છે ગાડીઓ શ્રમિક માર્ગ કઈ રીતે લૂલો થઈ ગયો છે એ જરા કયો નથી શું અવરું બોલો તમે નહીં થતો એ તમારી યોગ્યતા છે હું તો વિચાર મારી વાળી હું ગાળો કરુણાથી બોલે છે દ્વેષથી નથી બોલતા મારી કાળમાં સારી સમ્યક નવું પ્રાપ્ત થઈ શકે ખરું મેં એવું વાંચેલું છે થી સાયુક્ત સંકેત લઈને જીવ જન્મી શકે ભરત ક્ષેત્ર વર્તમાન કાળમાં પણ અહીંયા ભરત ક્ષેત્રમાં હમણાં સાયુક્ત સંરક્ષણ નવું પ્રાપ્ત થાય નહીં એવું વાંચેલું છે કેવળ ક્રમિક નો અર્થ શું કરે ક્રમિક નો અર્થ શું આમ મૂર્છા એ પરિગ્રહ મૂર્છા એ પરિગ્રહ આસક્તિ પરિગ્રહ એ લોકો પણ એમ કે નથી કોઈ એમ છે પડે છે એનાથી ક્ષમતા વિકાસ થાય છે એનો જ્ઞાતા જ્ઞાતા દ્રષ્ટા ભાવનાથી વિકસે છે એમ બોલતા ક્યાં નથી ને શું ભર્યા હતા ગુજરાત ધ્યાન કરાવે છે ને એ પૂછે છે એ શું છે ધ્યાન બધા દાવો કરે છે અમે આત્મા પ્રાપ્ત કરાવીએ છીએ અને એમાં રાગદ્વેષ ઓછા થાય કસાયો મંદ થાય છે બધું દાવો એવો કરે છે અને એમાં જનારા ઘણા એમ જ કે છે કે ના અમને અનુભવ થાય છે બોલાયા બંધેલા લોકો આ કહેવાય કે અમે સાધુ અને બધા બહુ રીતે બંધેલા રાતે ચાર ત્રણ વાગે બોલાવે આવડે હવાય નહીં કારણ ફરિયાદ ના પડે એક પાડી ઈચ્છા ઈચ્છા છે પાડી જમજમ નહીં થાય હવે લક્ષ્મણજી મહારાજ ગયા તમારું આવ્યા ને પછી અમદાવાદમાં બેઠેલું બધા શિષ્યો વિશે મારી જોડે ત્યાં હાર્યો થોડેક બધા દાદા રાજ રહ્યા પરમાત્મા રાત પોલીસ ક્યારે કહેવાય એનો અર્થ સમજો તારે મૂકવાની કહેવાય મૂકવાની સમજાય ને કાકુ લોકો ચોર કાકુ લોકો બાંધતા હોય તે મારે તો સાંભળ્યું છે કે આપ તમે ઘોડાની પ્રસાદી આપો સવાર મહાત્માને મહારાજ એ હોય તો શું ફાયદો સારી વસ્તુ નથી તમારે જોવું ભૂતગલ ભગવાન શબ્દ કોને માટે વપરાય ભગવાન માટે અર્થ નો શબ્દ નો ભગ અને વાણ ધનવાન જેમ ધન જેની પાસે હોય ધનવાન કેવાય ભાગ્યવત ભાગ્યવત કહેવાય ગુણવાન ગુણ હોય તો ગુણવાન ભગ એટલે શું ભગ નો અર્થ શું એમ ભગ એટલે અમુક ગુણો અમુક ગુણો જેના

ભારતમાં કઈ સાતસો આઠસો ભગવાન છે વચમાં છાપવામાં આવ્યું હતું ને ઘણા અમુક સમય પહેલા આજે ભારતમાં સાતસો થી આઠસો કઈ ભગવાન છે રજનીશ ભગવાન જેમાં એ ભગવાન છાપવામાં આવેલું કે ભારતમાં સાતસો થી આઠસો ભગવાન છે દાદા ભગવાન એ તો બધા એમ કેતા હોય કે આ તો દુઃખ અંદર આત્મા જેમ એવું આપણે બીજા બધા તો હું પોતે ભગવાન કે છે અને તેની જવાબદારી આપી છે કારણ સર્વજ્ઞ કારણ સર્વજ્ઞ એટલે શું કારણ સર્વજ્ઞ એટલે કારણ સર્વજ્ઞ એટલે શું સર્વજ્ઞ કારણ સર્વજ્ઞ કારણ સર્વજ્ઞ તમારે દેખા રેખા કરાવો પેલા શું હતા શું હતા અંકાર દીક્ષિત હતા દીક્ષાર્થી દીક્ષાર્થી મુક્ષુ આ દાદા ભગવાન તો ગયા મન ભેગા થયા આપણે દાદા બધો ત્યાં ક્યાં ગયા આ સાથે આ કોઝિટમાં છે છે ક્રિયામાં કરવાના જે થવાનું જ છે માટે એને ગયા એમ કહીએ તેમાં કારણ સર્વજ્ઞ કહેવાય એનું નામ છે તે આપણું આ સર્વજ્ઞ થવાના છે સર્વજ્ઞ શબ્દ નો અર્થ શું સર્વમ જે બધું જાણે છે સર્વજ્ઞ કઈ પણ બાકી ના હોય અમે ભળે કઈ કઈ પણ બાકી નથી અમને જે કેવળ ના ચાર વખત જેટલા બાળક છે દરેક જરૂર નથી એટલે કારણ સર્વજ્ઞ સર્વજ્ઞ એ બનવાના ભલે એક પગલું પાછળ ભલે પગલું એ પણ હવે સર્વજ્ઞ તો બનવાના કે નહીં આ બધા તો એમને કારણ સર્વજ્ઞ નથી શકાય ના હમણાં નથી અમરેન્દ્ર વિજયજી મહારાજ ને મળ્યા હતો અમરેન્દ્ર વિજયજી મહારાજ તમે મળ્યા છો દેવલાલી માં મળ્યા ને દેવલાલી માં પૂરી કરે નથી એ વાત તમને નથી એવી ઘણા વર્ષોથી આ બધા અમારા જેવી રીતે નહીં પણ નિરંતર આત્માને લક્ષ્ય પૂર્વક સાધના કરે છે કરે છે યોગ સાધના વગેરે ધરતી બેઠી નથી અનાત્મા ને આત્મા કે બંધુ ત્રિપુટી છે અહિયાં એ યોગ સાધના કરાવે છે દરરોજ સવારના એના યોગ સાધના યોગ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ એમના ત્યાં ચલા શીખવાડે છે બધું અનુક્રમે એ રીતે આત્માની પ્રાપ્તિ થાય કે નહીં થાય ધારણા ધ્યાન સમાધિ દ્વારા એમાં એ લોકો સાધુ છે પેલું આઠ વર્ષ પહેલો વર્ષ એ લોકો સાધુ છે રસ્તો માર્ગ જમીન માર્ગ એમાં આવે નથી લાવ્યો આત્મા હોય શકે નહીં એક ક્ષણ પણ આત્મા એક ક્ષણ એક સમય પણ જો આત્મા થયો ફરી તે ન થાય દ્રષ્ટિ મારા એ જ નીકળ્યો મારીને તો આપણે ધ્યાનમાં ના જાય માંડવી દીક્ષા લેવાની જરૂર શું જો સાંભળ્યું એમ છે કે પાછો સાધુ નો વેશ લઈ એવી દીક્ષા પણ લેવાના એ કપડા બદલવાના કપડા બદલવાના આ કપડા હોય તો શું વાંધો આવે આપેલી છે કે એ કપડા બદલવાની શું જરૂર છે કપડા બદલવાની શું જરૂર છે કે જગતના લોકોને લોકોને આપ માગે જગત ની આપણે ક્યાં દેખાડું આપણે પોતાને એક એક ગામમાં એક દિવસમાં કલાક કઈ નથી આપ જેવી રીતે આ વેચમારીને પણ કલ્યાણ કરો છો એવી રીતે આ કરી શકે આ લોકો આપ જેવી રીતે આ માં રહીને પણ કલ્યાણ કરો છો એવી રીતે આ લોકો આ રીત મારીને કરવાનું શું કરતા અમુક ને કપડા કેવા પહેરાવાના અને સાદો ડ્રેસ હોય એમને કઈ આવું એક જ ડ્રેસમાં અત્યારે બાગમ શિબિરો રચાય છે એ લોકો જે પૂછે જવાબ છે ત્યારે છે ને એ અપેક્ષા જતા હશે જે કિનારા હશે ને એ અપેક્ષા બધા અને હું જવું દેરાદરના બે લક્ષ્મીમંદર સ્વામી ના ગમે તે આમ આત્માઓ આ બધા જઈનાર બધા બધા ભેગા ભેગું પૂરું હોય બહાર જાત્રામાં